સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય પણ ગોપીમાં સ્ત્રીત્વ નથી કદાચ તમને એમ શંકા થશે આ તમે ગોઠવીને ગોપીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય પણ ગોપીમાં સ્ત્રીત્વ નથી કદાચ તમને એમ શંકા થશે આ તમે ગોઠવીને બોલો છો કે ભાગવતમાં એવું લખ્યું ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તે સમજી શકે છે સુખદેવજી મહારાજ બોલ્યા છે જહુર ગુણમયમ દેહમ ગુણમયમ દેહમ જહુ આ અલૌકિક શુદ્ધ જીવ અને ઈશ્વરના મિલનની કથા છે જેના હૃદયમાં શ્રી કૃષ્ણ કૃષ્ણના બીજું કઈ નથી એને ગોતી છે ગોપાયત શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી સાધારણ માનવ મનમાં સંસારને રાખે છે સંતો મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરે સંસાર છોડીને ક્યાં જશો જેના મનમાં સંસાર છે એ જ્યાં જાય ત્યાં સંસાર જ કરે સંસાર છોડવાનો નથી સંસારને મનમાંથી કાઢી નાખો અને મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરે જે હૃદયમાં પરમાત્માના સ્વરૂપને સ્થિર કરે છે એને ગોપી કે ગોભી પીબતી શિવા ગોપી ગોભી ઇન્દ્રિય જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરે છે એને ગોપી છે સંતો એવું માને છે જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ ન કરે એ ઇન્દ્રિયથી જાણતા અજાણતા પાપ થાય પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરવાની ટેવ પાડે આંખથી ભક્તિ કરો કાનથી ભક્તિ કરો જીભથી ભક્તિ કરો મનથી ભક્તિ કરો પછી ગોપી ભાવ જાગે ગોપી ભાવે સર્વોચ્ચ ભાવ છે સાધારણ માનવ આ કથા કરવા લાયક નથી સાધારણ માનવ આ કથા સાંભળવા પણ લાયક નથી સુખદેવજી મહારાજને આ કથા કરતા થોડો સંકોચ થયો સભામાં બધા જ જીવ અધિકારી નથી હોતા આ કથા કરું કે નહીં સુખદેવજી મહારાજ શ્રી રાધાજીના ચરણમાં વારંવાર વંદન કરે શ્રી રાધાજી એ રાશેશ્વરી છે મને આજ્ઞા આપો તો કથા કરું કે બેટા કથા કર બહુ વિવેકથી કર કોઈ ગોપીનું નામ સુખદેવજીએ લીધું નથી નામ અને રૂપની પૂર્ણ જયારે વિસ્મૃતિ થાય ત્યારે ગોપી જાગે છે સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી કોઈ ગોપીનું નામ લેતા જ નથી લિમ્પન ત્યાં પ્રમજન ત્યો अन्यन्त्यः काश्चलोचने यत्यस्तवस्त्राभरणाः काश्चित् તૃષ્ણાંતિકમ કાશ્ચિત અન્યા અપરાહ એવા શબ્દો બોલ્યા છે બારે ભારે બોલે કોઈનું નામ જ નથી લેતા નામ અને રૂપની જયારે પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગે આ સર્વોચ્ચ ભાવ છે સૂક્ષ્મ શરીર મરી ગયા પછી આ ભાવ જાગે ત્રણ શરીર માન્યા છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ બહારથી જે શરીર દેખાય છે એ સ્થૂળ શરીર સ્થૂળ શરીર એ માટીમાં મળી જાય આ સ્થૂળ શરીરના અંદર સૂક્ષ્મ શરીર છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ આ સત્તર તત્વોનું સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે મનમાં જે વાસનાઓ છે એને જે કારણ શરીર કે મનમાં કોઈ પણ વાસના ન રહે ત્યારે મન ભગવાનમાં મળી જાય દીવામાં તેલ ન રહે કે દીવો શાંત થઈ જાય મન એ દીવા જેવું છે દીવામાં તેલ છે માટે દીવો બળે છે દીવામાં તેલ જણા પણ ન રહે કે દીવો શાંત થાય છે મનમાં કોઈ પણ વાસના ન રહે ત્યારે મન ભગવાનમાં મળી જાય જેનું મન ભગવાનમાં મળી ગયું છે ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય છે ત્યાં ગોપી ભાવ જાગે ગોપીનું મન રહ્યું જ નથી ગોપીનું મન ભગવાનમાં મળી ગયું છે ગોપીનું મન ભગવાન સાથે એક થયું આ શુદ્ધ જીવ અને ઈશ્વરના મિલનની કથા છે ગોપીઓ ઋષિ રૂપાઓ છે ઋષિ થયા પછી ગોપી થવાય આ ઋષિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી પણ કામ એ બુદ્ધિમાંથી નીકળતો નથી ઋષિઓ પણ થાકી જાય કામ એ કાચો છે ઋષિઓને પણ કામ ત્રાસ આપે કાંટાને કાંટાથી જ કાઢવો પડે જંગલમાં ચાલતા હતા અને પગમાં કાંટો વાગ્યો હવે ત્યાં સોય ક્યાંથી લાવ્યો બીજો કાંટો હાથમાં લીધો અને જે કાંટો પગમાં વાગ્યો છે કાંટાને કાંટાથી જ કાઢ્યો અને પછી બંને કાંટા ફેંકી દીધા કામ એ કાંટો છે કોઈ માનવને મળવાની ઈચ્છા એને કામ કે છે અને પરમાત્માને મળવાની ઈચ્છા એને જ પ્રેમ કે છે કામનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો કામ પતન કરે પણ કામનો વિષય જ્યારે શ્રીકૃષ્ણ બને ઋષિઓએ નિશ્ચય કર્યો કામ શ્રીકૃષ્ણને અર્પણ કર્યું સ્ત્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે સકામનું સ્મરણ કરે તો કામ જાગે છે નિષ્કામનું સ્મરણ ચિંતન કરે ત્યારે કામ શાંત થાય જે કામ સુખ ભોગવે છે જેના આંખમાં મનમાં કામ ઘર કરીને બેઠો છે એનું સ્મરણ પણ ન કરો કામ એ સ્મરણથી જાગે છે જે કામસુખ ભોગવે છે એનું સ્મરણ કરશો કામ મનમાં આવશે જેને કામ ત્યાગ કર્યો છે જેને કામ ઉપર વિજય મેળવ્યો છે એનું સ્મરણ કરો સંસાર સકામ છે પરમાત્મા નિષ્કામ છે અને સંતો તેથી વારંવાર કહે છે સંસારનું ચિંતન છોડો સંસારનું ચિંતન કરે તો મનમાં કામ જાગે છે આ સંસાર કામમય છે કામ એ જ સંસાર છે કામ નથી તો સંસાર નથી શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે આ ઋષિઓએ નિશ્ચય કર્યો કે કામ શ્રી કૃષ્ણને અર્પણ કરીશું કામનો વિષય જયારે પરમાત્મા બને પરમાત્મા નિષ્કામ છે જ્યારે કામ પણ શાંત થાય છે શેકેલા ને ઉકાળેલા બીજમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી તેમ શ્રી કૃષ્ણને અર્પણ કરેલા કામમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી કામનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો કામ પતન કરે છે પણ જયારે કામનો વિષય પરમાત્મા બને ત્યારે કામ કામ નથી એ પ્રેમ બની જાય મોટી શુદ્ધ પ્રેમની મૂર્તિ છે રાસલીલામાં શ્રી કૃષ્ણ સાત વર્ષના છે એવું કેટલાક સંતો વર્ણન કરે છે કેટલાક સાધુ સંતોએ એવું વર્ણન કર્યું છે રાસલીલામાં શ્રી કૃષ્ણ સાડા ચાર વર્ષના હતા પૂરા પાંચ થયા નહોતા ત્યારે રાસલીલા થઈ છે કેટલાક સંતો કહે છે સાતમે વર્ષે થઈ લૌકિક દૃષ્ટિથી વિચાર કરો તો પણ ચાર પાંચ વર્ષના બાળકમાં કામ સંભવે નહીં આ અતિ શુદ્ધ લીલા છે ભાગવત એ પરમહંસોની સંહિતા છે પરમહંસ તેને કહે છે જે પરમાત્મા સાથે એક થયા ગોપી પરમહંસ છે ગોપીનો વસ્ત્ર સંન્યાસ નથી ગોપીનો પ્રેમ સંન્યાસ છે કપડાં ભગવા કરે સારું છે પણ અંદરથી ભક્તિના રંગે જેનું મન રંગાયેલું વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે ગોપીઓનો સંન્યાસ ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય પતિસુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે ત્યચ્યુતાગતા આ શ્લોકથી ગોપીઓનો સંન્યાસ સિદ્ધ થાય ગોપીઓ પ્રેમ સંન્યાસીની છે આ અતિ દિવ્ય લીલા છે જીવ અને ઈશ્વર બે સાથે જ હોય ઈશ્વર જીવને જુએ છે પણ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી એનું કારણ એક વચમાં પડદો છે વાસના એ જ પડદો છે શરીરને જેમ વસ્ત્ર ઢાકે છે વાદળું જેમ સૂર્યને ઢાકે છે તેમ વાસના ભગવાનને ઢાંકી રાખે છે ગોપીઓ ચાર પાંચ વર્ષની હતી ત્યારથી એમની એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણ મારા પતિ થાય ભાગવતમાં ગોપીઓના માટે કુમારિકાહ શબ્દ વાપર્યો છે હેમંતે પ્રથમે માસી નંદવ રજ કુમારિકા સંસ્કૃત ભાષામાં ચાર પાંચ વર્ષની જે કન્યા હોય એ જ કુમારિકા કહેવાય પાંચ પૂરા થાય ને છઠ્ઠું વર્ષ બેસે કે પછી એ કુમારિકા ન કહેવાય કુમાર પંચહાયના આ ચાર પાંચ વર્ષની હતી ત્યારથી આ દિવ્ય ભાવના છે પરમાત્મા શ્રી કૃષ્ણ મારા પતિ થાય એનો અર્થ એ છે કે કોઈ જીવ સાથે મારો સંબંધ ન થાય આ ઋષિ રૂપા ગોપીઓ છે એમની સાડીઓ જમનાજીના કિનારે હતી ભગવાન ઉઠાવીને કદંબના ઝાડમાં રાખે વસ્ત્ર દ્વારા પ્રભુએ વાસનાનો પડદો દૂર કર્યો સદગુરુદેવ શિષ્યને પરમાત્માના દર્શન કરાવે છે એટલે વાસનાનો પડદો દૂર કરે છે જીવ ઈશ્વર સાથે જ હોય છે પણ વાસનાનો પડદો હોવાથી જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી ગુરુદેવ જયારે કૃપા કરે છે ત્યારે વાસનાનો પડદો દૂર કરે ગોપીના ગુરુ પણ શ્રી કૃષ્ણ છે ગોપીઓના ગુરુ બીજા કોઈ થઈ શકે નહીં વાસનાનો પડદો દૂર કરવો એ સદગુરુદેવનું કામ છે જપ કરવાથી તપ કરવાથી સત્કર્મ કરવાથી શરીરમાંથી ઇન્દ્રિયોમાંથી કામ નીકળે છે કામ બુદ્ધિમાં ઘર કરીને બેઠો બુદ્ધિગત કામ સદગુરુદેવ દૂર કરે વસ્ત્ર દ્વારા વાસનાનો પડદો પ્રભુએ દૂર કર્યો છે ગોપીઓને પ્રભુએ કહ્યું છે આ તમારો છેલ્લો જન્મ છે જેનો છેલ્લો જન્મ હોય જેનો વાસનાનો પડદો દૂર કર્યો હોય જે જીવને પ્રભુએ અપનાવ્યો હોય એ જ રાસલીલામાં જાય ગોકુળમાં ઘણી ગોપીઓ છે બધાને રાસમાં પ્રવેશ મળ્યો નથી પ્રવેશ તો શું રાસની વાસળી પણ બધા સાંભળી શક્યા નથી જેનો વાસનાનો પડદો દૂર થયો છે એ જ રાસની વાસળી સાંભળી શકે છે રાસલીલામાં ત્રણ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવાના છે આ મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમ્યા નથી શરીરને સ્પર્શ કર્યો જ નથી શરીરને સ્પર્શ કરે શરીર સારું છે એવું સમજે ત્યાં કામ જાગે આ શુદ્ધ આત્મા પરમાત્માનું દિવ્ય મિલન છે આ મિલનમાં કામનો ગંધ નથી આ શુદ્ધ પ્રેમ છે પરમાત્મા જ્યારે કામનો વિષય બને છે ત્યારે એને પ્રેમનું સ્વરૂપ આવે કામનો વિષય વાસનાનો વિષય કોઈ સ્ત્રી પુરુષ હોય ત્યારે કામ કહેવાય પણ જ્યારે વાસનાનો વિષય પરમાત્મા બને મારે ભગવાનને મળવું છે મારે પરમાત્મા સાથે એક થવું છે તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય તમે પરમાત્માને મળશો તો તમને કેવો આનંદ થશે વાસનાનો વિનાશ વાસનાથી જ કરવો પડે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરનાર એનો વાસનાનો પડદો ભગવાન દૂર કરે જેનો છેલ્લો જન્મ છે એને જ રાસમાં પ્રવેશ છે આ અતિ દિવ્ય લીલા આ શુદ્ધ પ્રેમ લીલા છે પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે પણ પ્રેમની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે આરંભમાં પ્રેમી અને પ્રિયતમ બે જુદા હોય અતિશય પ્રેમ વધ્યા પછી હું અને તું બે એક થઈ જાય સાધારણ પ્રેમમાં હું અને તું બે જુદા હોય પ્રેમ અતિશય વધે છે ત્યારે હું એ તુંમાં મળી જાય પછી પરમાત્મા જ બાકી રહે છે પછી જીવ ઈશ્વરથી અલગ રહી શકતો નથી આ અદ્વૈતની કથા છે આ જીવ ઈશ્વરના મિલનની કથા છે આ શુદ્ધ પ્રેમની કથા છે ગોપીઓનો પ્રેમ છેલ્લી કક્ષામાં પહોંચ્યો છે છેલ્લી કક્ષામાં પ્રેમ પહોંચ્યા પછી પ્રેમી અને પ્રિયતમ બે આપણું કદાચ કોઈને ખોટું નથી આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા આવ્યા આ બધાના આશીર્વાદથી મારો દીકરો સુખી થવાનો હું બહાર ઉભો રહી આજે તો એવું થયું ઘરમાં એટલી બધી ભીડ કે ઘર ધણીને કોઈ અંદર જવા દેતો નથી બહુ ભોળા છે અતિ સરળ છે હું બહાર ઉભો રહીશ આ લોકો આગળમાં બહુ સદમય થયા રામ જન્મ મહોત્સવમાં દેવો આવ્યા છે ઋષિઓ આવ્યા છે રામ જન્મ મહોત્સવમાં બધાને આનંદ થયો છે એકલો ચંદ્ર નારાજ થયો રામજી પાસે ચમરા રડવા જ લાગ્યો રામજીએ પૂછ્યું છે તું કેમ રડે છે કે મારા તમે સૂર્યને સમજાવો ને બાર કલાક થયા એક જ જગ્યામાં ઉભો રહ્યો છે આજનો દિવસ બહુ મોટો થયો છે આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે મારા વંશમાં પરમાત્મા પધાર્યા અતિ આનંદ થયો છે અતિ આનંદમાં સૂર્ય ગતિ સ્થિર થાય ચંદ્રને બહુ ઉતાવળ થઈ છે આ સૂર્ય અસ્તમાં જાય ને તો પછી હું બહાર આવું મને આવવા દેતો નથી રામજી ચંદ્રને સમજાવે છે તું ધીરજ રાખજે આ અવતારમાં મેં સૂર્યને રામ આપ્યો છે પણ હવે કૃષ્ણ અવતારમાં હું તારા માટે રાત્રે બાર વાગ્યા પછી આવીશ ભક્તિઓ આજ સુધી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે ને પ્રભુ મિલનની આતુરતા જાગે ત્યારે આંખમાં આંસુ આવે પણ હવે ગોપીઓનો પ્રેમ બહુ વધ્યો છે હવે આંખમાં આંસુ આવતા નથી શ્રી કૃષ્ણનું જ્યાં સ્મરણ થયું કે ગોપીને મૂર્છા આવે કૃષ્ણ કૃષ્ણ બોલતા તો એ મૂર્છામાં પડે હવે શ્રી કૃષ્ણથી અલગ રહી શકે એમ નથી ભગવાન સમજી ગયા છે ગોપીઓનો પ્રેમ વધ્યો છે પ્રભુએ મિત્રોને કહી રાખ્યું હતું કદાચ કોઈને મૂર્છા આવે ને તો મને ખબર આપજો મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો એ મંત્ર હું કાનમાં આપું કે મૂર્છામાંથી જાગશે ઉઠી જશે ગોપી અનેક વાર શ્રી કૃષ્ણ સ્મરણમાં મૂર્છામાં પડે છે ત્યારે ગોવાળો રાણાને કહે કે તું મૂર્છામાં પડી કનૈયો કાનમાં મંત્ર આપ્યા તારો છેલ્લો જન્મ હવે તારે સંસારમાં રખડવાનું નથી મિલનમાં જે આનંદ છે એ જ આનંદ મિલનની આશામાં પણ મને ભગવાન મળશે પ્રભુએ મને કહ્યું છે આ તારો છેલ્લો જન્મ છે આ તારો છેલ્લો જન્મ શરદ પૂર્ણિમાની રાત્રે હું મળી આ જ મંત્ર હતો બીજો કોઈ મંત્ર નથી તે ગોપીના કાનમાં મંત્ર આપે કે ગોપી જાગે તેને આનંદ થાય ગોકુળામમાં એક ડોશી મારે સાથ વૃદ્ધાવસ્થામાં જેને ભક્તિનો આનંદ મળ્યો નથી એ પારકી પંચતો બહુ કરે જેને ભગવાનના દર્શનની ઈચ્છા છે જેને પ્રભુના ચરણે પહોંચવાની ભાવના છે જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે એને બીજાની પંચાતો કરવાની ફુરસદ નથી હોતી જેને ભક્તિનો આનંદ મળ્યો નથી એને સારું સારું ખાવાની બહુ ઈચ્છા થાય એ પારકી પંચાતો બહુ કરે આ ડોશી જે હતી તે એવી હતી અને અંદરથી કંઈ ભક્તિનો રંગ લાગેલો નહીં શ્રી કૃષ્ણના સ્વરૂપને કઈ સમજે નહીં ખોટી ખોટી નિંદા પણ કરે આ છોકરીઓને મૂર્છા શું આવે છે અને કાનમાં મંત્ર શું આપે છે કે ગડબડ જેવું લાગે અને કોઈ ગડબડ કરે એની પંચાયત તને કરવાની છે જરૂર આ મને કંઈ ગમતું નથી હું લાલાને એ ઈશ્વર છે કેવી રીતે માનું આ લાલા પાસે કંઈ જાદુ છે સાત દિવસ ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો તે નજરે જોયું હતું પણ એને અક્કલ આવી નહીં શ્રી કૃષ્ણના માટે ગમે તેવું બોલે ગોપીઓએ લાલાને કહ્યું કે અમારી નિંદા કરે ને એનું અમને જરા પણ દુઃખ થતું નથી ભલે કરે પણ તમારા માટે ખરાબ બોલે છે તે અમને સહન થતું નથી ભગવાન કે જે એકાદ વાર એને હું જોઈ લઈ ઋષિએ વિચાર કર્યો આ કંઈક ગડબડ છે કાનમાં કંઈક મંત્ર આપે છે વિચાર્યો કે હું પણ મૂર્છાનું નાટક કરું ને તો કન્હૈયો મને મંત્ર આપવા આવશે એનો મંત્ર શું છે તે મારે જાણવું છે હું મૂર્છાનું નાટક કરું તો મને પણ એ કાનમાં મંત્ર આપવા આવશે આ ડોશીએ ઘરમાં છોકરાઓને છોકરા વહુને કહી રાખેલું આજકાલ મારી તબિયત બગડી છે કદાચ મને મૂર્છા આવે તો તમે લાલાને બોલાવજો હવે જેને મૂર્છા આવવાની હોય બે ચાર દિવસ પહેલાથી જાહેરાત કરી નાખે છે કે મૂર્છા આવ્યા પછી શું કરવાનું આ ડોશીએ ઘરમાં કહી રાખેલું કે કદાચ મને મૂર્છા આવે તો લાલાને બોલાવજો એક દિવસ ઘરમાં કામ કરતી કરતી એને એવું નાટક કર્યું એકદમ પડી મૂર્છા આવી માથે પાણી છાટે છે પંખો કરે છે પણ આંખ ઉઘાડતા જ નહીં અક્કલ કરતા નક્કલ વધી જાય એણે એવો નખરો કર્યો એની બહુ ભોળી હતી એ કંઈ જાણે નહીં કે સાસુજી કે આવું કપટ કરતા છે એ દોડતી દોડતી લાલા પાસે ગઈ અને કહ્યું કનૈયા કનૈયા મારા સાસુજીને મૂર્છા તારો કોઈ મંત્ર હોય તો તું આપવા જલ્દી ચાલ કનૈયો તો બધું જાણે છે કે એને કે મૂર્છા આવી નથી એ ઢોંગ કરે છે નાટક કરે એને મારો મંત્ર જાણવો છે એને હજુ ભક્તિનો રંગ લાગ્યો નથી એને પરમાત્માને મળવાની ઈચ્છા જ નથી રાણાએ કહ્યું કે મારા ગુરુએ મને મંત્ર તો આપ્યો છે પણ જયારે મંત્ર આપ્યો ને ત્યારે ખાસ એવું કહ્યું છે કે જેના વાળ ધોળા હોય એના ઉપર આ મંત્ર ફળે જ નહીં તારા સાસુના વાળ ધોળા છે કે કાળા છે હવે ડોસી હતી એટલે વાળ તો ધોળા થઈ જાય ને કે વાળ તો ધોળા જ છે કે વાળ ધોળા હોય તો બીજા કોઈને બોલાવજો મારો મંત્ર નહીં ફળે મને મંત્ર આપ્યો ત્યારે ખાસ એવું કહ્યું છે વાળ ધોળા હોય તો મંત્ર નહીં ફરે એ ગોપીએ લાલાને આગ્રહ કર્યો કે કનૈયા તું તો ગમત કરે મંત્રમાં કે એવું નથી હોતું કે આ કાળા હોય તો ફળે ધોળા હોય તો ન ફળે એવું કે મંત્રમાં નથી હોતું હું ખરું કહું છું મારા ગુરુએ મને આવું કહ્યું છે તમે બીજા કોઈને બોલાવો ખેલા એવું નહીં ચાલે તારે આવવું જ પડે બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન ત્યાં ગયા જોયું તે ડોશીએ નખરો બહુ કર્યો ભગવાન તો તન કી જાણે મન કી જાણે પ્રભુએ કહ્યું કે આ ડોશી છે ને એને કે મૂર્છા આવી નથી પણ એક અંદરથી એને ભૂત વળગ્યું કે છોકરાઓ બધા ગભરાયા કે નાના ભૂત વળગ્યું હવે શું થશે કે અત્યારે કઈ બહુ ત્રાસ નહીં આપે પણ કદાચ રાત્રે બાર વાગ્યા પછી એનું જોર બહુ વધી જશે રાત્રે બાર વાગ્યા પછી જોર વધે ને ત્યારે તમને પજવશે સિરાણાએ કહ્યું કે ભૂત વાગ્યું છે રાત્રે બાર વાગ્યા પછીનું જોડું વધી જશે તે બધા ગભરાયા હા ભૂત ઉતારવાનો કઈ તને મંત્ર આવડે છે કે અને કહું ભૂત ઉતારવાનો મંત્ર મને આવડે પણ આ ભૂત કે એવી રીતે નીકળે એવું નથી મારે મંત્ર મનમાં બોલીને આ ભૂતને લાકડી મારવી પડે હું એક બે લાકડી મારું એટલે ભૂત બોલવા લાગશે કહે છે કે મને કઈ થતું નથી મને મારશો નહીં મને મારશો નહીં પણ તમે પછી દયા કરવા જાઓ તો હું તમને ખરું કહું છું પછી કઈ નીકળશે નહીં મને એક આઠ દસ લાકડી બરાબર મારવા દેજો એટલે દોષી આંખ બંધ રાખીને બધું હા માથું થયું આ જબરો છે કે છોકરાઓ તો લાલા આઠ દસ શું પણ પંદર વીસ લાકડીઓ મારવી પડે તોય વાંધો તો આ ભૂતને કાઢી નાખજે ફરીથી કોઈ દિવસ અહીંયા આવે નારાયણે કોઈ મંત્ર બોલવો નહોતો લાકડી મારી છે ડોશી અથડાયા છે એક લાકડી મારી બીજી લાકડી મારી ત્રીજી લાકડી મારી પછી તો એનાથી રેવાયું નહીં એને હાથ જોડે અમે બધું ડૂમ કહ્યું મને કહી શકતું નથી નારાયણ કયું ભૂત નીકળી ગયું સર્વ ગોપીઓને રાસમાં પ્રવેશ મળ્યો નથી જેનો છેલ્લો જન્મ હતો જેનો વાસનાનો પડદો દૂર થયો હતો જે જીવને પ્રભુએ અપનાવ્યો હતો યમૈ વૈશ વૃણુતે તેન લભ્ય એશ પરમાત્મા યમ સાધકમ વૃણુતે જેનો અંગીકાર ભગવાન કરે છે જેનો વાસણાનો પડદો દૂર થયો છે જે જીવ ઈશ્વરના જેવો થયો એ જ પરમાત્માને મળી શકે આ અતિ શુદ્ધ દિવ્ય મિલન શરદ પૂર્ણિમાની રાત્રે મળીશ પ્રભુએ વરદાન આપ્યું હતું શરદ પૂર્ણિમાની રાત્રે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે ગોપીઓ શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર આતુરતા હતી જે કામ કરતી હતી તે પડતું મૂકીને દોડતી ગઈ સુખદેવજી મહારાજ દર્શન કરતા કરતા બોલે એક ઘરમાં લીપવાનું કામ કરતી હતી એના હાથ છાણથી ખરડાયેલા હતા એને હાથ ધોવાનું ભાન નથી દોડવા લાગી છે એક શૃંગાર કરવા બેઠી હતી તેના કારણે તે મધુર ધ્વનિ આવ્યો છે રાસની વાસળી બધા સાંભળી શકતા નથી સવારે જે વેણુગીતમાં વાસળીની કથા સંભળાવી એ તો ગાયો સાંભળે ને હરણીઓ પણ સાંભળે બધા સાંભળી શકે પણ રાસલીલાની વાસળી તે સાંભળી શકે છે જેનો વાસનાનો પડદો દૂર થયો જે જીવ પરમાત્માને મળવા લાયક થયો છે એક શૃંગાર કરવા બેઠી હતી એને પ્રભુ મિલનની તીવ્ર આતુરતા હતી તે એને કંઈ ભાન રહ્યું નહીં આંખમાં મેષ આંજવાની નહીં એના બદલે આંખમાં કંકુ આંજીને જ દોડવા લાગી આ ગોપીમાં સ્ત્રીત્વ હોય ને તો ઘરમાં દર્પણમાં મોડું જોઈને ખાતરી કરીને પછી ગયો કે હું ઠીક લાગુ છું કોઈ દર્પણમાં મુખ જોતી જ નથી આ શ્લોકોથી સિદ્ધ થાય છે ગોપીમાં સ્ત્રીત્વ નથી લિંપંત્યા પ્રમૃજંત્યોન્યા અંજંત્યા કાશ્ચલોચને વ્યત્યસ્તવસ્ત્રાભરણા કાશ્ચિત કૃષ્ણાંતિકમ યયુ ગોપીઓ દોડતી જાય છે પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા એ જ ગોપી ગોપીઓ તો ભગવાનને માવા માટે દોડતી ગઈ છે તમે કદાચ દોડતા દોડતા ભલે ન જાઓ પણ રોજ થોડું થોડું ચાલો એવી ઈચ્છા તો રાખો કે મારે ભગવાનના દર્શન કરવા છે મારે પરમાત્માને મળવું છે જેને ભગવાનને મળવાની પ્રભુના દર્શનની ઈચ્છા છે એનું પાપ છૂટે એનું જીવન સુધરે છે જેને ભગવાનના દર્શનની ઈચ્છા નથી એનું જીવન સુધરતું નથી સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે મન બગડે છે સંસારમાં કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે પાપ શરૂ થાય ભગવાનના દર્શનની ઈચ્છા થઈ પ્રભુને મળવાની ભાવના જાગી કે પાપ છૂટે છે તમે એવી ઈચ્છા તો રાખો કે મારે દર્શન કરવા મારે પરમાત્માને જ મળવું છે ધીરે ધીરે સંયમ અને ભક્તિ વધારજો તમારું કલ્યાણ થશે ગોપીઓ ભગવાનને મળવા માટે દોડતી દોડતી ગઈ પ્રભુએ ગોપીઓનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે તમે બહુ ભાગશાળી છો ભાગશાળી તે છે જેને ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા પૈસા કમાવે ને સુખ ભોગવે એને લોકો ભલે ભાગશાળી માનતા હશે અને જેના માથે કાળ બેઠો છે જેને મૃત્યુની ભીતિ છે એ ભાગશાળી શાનો આજે ઠીક છે અંતકાળમાં શું દશા થશે ભાગશાળી તે છે જેને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા છે સ્વાગતમ વો મહાભાગા પ્રભુએ સ્વાગત કર્યું અને કહ્યું કે તમે અત્યારે કેમ અહીં આવ્યા છે રળિયામણી રાવણની શોભા તમે જોવા માટે આવ્યા હશો જુઓ આ વૃંદાવન બહુ સુંદર છે પણ અહીંથી તમે હવે જલ્દી ઘેર જાઓ તમારા પતિ પાસે જાઓ તમારા પતિદેવ એ સેવા કરો ધર્મનું પાલન કરે એનું જ કલ્યાણ થાય થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ કથા તમારા ઘરમાં પણ થાય આવતીકાલે સવારે ચાર વાગે ઉગજો પ્રાતઃકાલમાં સ્નાન કરી પવિત્ર આસનમાં બેસીને અને એવો સંકલ્પ કરો આજે જપ કરતા હું ખૂબ તન્મય થવાનો છું બહુ પ્રેમથી એકાગ્ર ચિત્તથી હું જપ થઈ કરીશ ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થશે પ્રભુને હું વંદન કરીશ ભગવાન મને ઉઠાવીને છાતી સાથે ચાલશે આજે હું ભગવાનને મળવાનો છું એવો સંકલ્પ તો કરો અને એવા સંકલ્પ સાથે શાંતિથી બેસો ધ્યાન સાથે જપ કરો તમે જ્યારે તમારા ભગવાનને મળવા જશો ત્યારે તમારા ભગવાન તમારી થોડી પરીક્ષા કરશે અને ભગવાન તમને એમ કહેશે કે તું કોઈ સ્ત્રી પાસે જા પુરુષ પાસે જા એ તને સુખ આપશે ગોપીઓને ભગવાન કે છે પતિ પાસે જાઓ એ તમને સુખ આપશે જેને સુખ જોઈએ છે એ સ્ત્રી કે પુરુષ પાસે જાય જેને કોઈ સુખ જોઈતું નથી એ પરમાત્મા પાસે આવે ભગવાન આનંદ આપે છે લૌકિક સુખ પ્રભુ પાસે નથી પરમાત્મા તો અલૌકિક આનંદ આપે ગોપીઓને કહ્યું કે તમે પતિ પાસે જાઓ આ જીવ જ્યારે ઈશ્વરને મળવા જાય છે ત્યારે ભગવાન એને સંસારમાં ઢકેલે છે એને કે છે મારી પાસે સુખ નથી તને સુખ કોઈ સ્ત્રી આપશે અને કોઈ પુરુષ સુખ આપશે તું સ્ત્રી કે પુરુષ પાસે જા જીવ ઈશ્વરને મળવા જાય ત્યારે ભગવાન એની થોડી પરીક્ષા કરે છે જેને કોઈ સુખ જોઈતું નથી એ જ ભગવાનના ચરણ બરાબર પકડી રાખે જેને સુખ જોઈએ છે એ સ્ત્રી કે પુરુષ પાસે જાય ભગવાન ગોપીઓને કે છે પતિ પાસે જાઓ એ તમને સુખ આપશે ગોપીઓ કે છે અમને કોઈ સુખ જોઈતું નથી કોઈ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા નથી શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ સમજાવે સ્ત્રીનો ધર્મ છે પતિ પાસે જાય ગોપીઓ આત્મધર્મથી જવાબ આપે છે આત્માનો ધર્મ છે પરમાત્માને મળે છે જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર છે જે સ્ત્રી હોય તે સ્ત્રીનો ધર્મ પાલન કરે ગોપીમાં સ્ત્રીત્વ નથી સંત્યજ્ય સર્વ વિષયામ સ્તવપાદ મૂલમ અમે બધું છોડ્યું છે એનો અર્થ એ છે સ્ત્રીત્વ અમારી પાસે જ નથી અમે સ્ત્રીત્વનો ત્યાગ કર્યો છે જે સ્ત્રી નથી જે પુરુષ નથી જે સ્ત્રી પુરુષેતર પણ નથી જે શુદ્ધ ચેતન આત્મા છે એ પરમાત્માને મળે આત્માનો ધર્મ છે પરમાત્મા સાથે એક થાય ગોપીઓને શ્રી કૃષ્ણ સ્ત્રી ધર્મ સમજાવે કે પતિ પાસે જાઓ પતિની સેવા કરો ગોપીઓ જવાબ આપે છે જે સ્ત્રી નથી એનો સ્ત્રી ધર્મ પાળવાની જરૂર છે અમે બધું છોડ્યું છે એનો અર્થ એ થાય છે અમે સ્ત્રીત્વ પુરુષત્વ છોડીને આવ્યા નાથ કૃપા કરો પ્રભુએ કહ્યું કે કૃપા શું કરું અહીંયા રહીને તમે શું કરશો કે અમને અઘરામૃત ગોપીમાં સ્ત્રીત્વ નથી એ ભાગવત થયા પછી ગોપી અઘરામૃત માગે અઘરામૃતનો અર્થ તો ભાગવતમાં જ કર્યો છે ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ જ્યાં જગત નથી જ્યાં કોઈ સ્ત્રી નથી જ્યાં કોઈ પુરુષ નથી જ્યાં સુખ નથી જ્યાં દુઃખ નથી જ્યાં માન નથી અપમાન નથી જ્યાં સર્વની વિસ્મૃતિ છે ઇતર વિસ્મારણમ અને રાગ વિસ્મારણમ જ્યાં કેવલ આનંદ છે અધણામૃત શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે ભાગવતના શબ્દોનો અર્થ લૌકિક ભાષાથી થતો નથી વ્યાસ નારાયણને સમાધિમાં જે દેખાયું તે બોલ્યા છે ના તમને અધરામૃત ધરતી ધરા અને ધરાયા અમૃતમ ધરામૃતમ અને ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ પ્રેમામૃતમ જ્ઞાનામૃતમ પૃથ્વી ઉપરનું જે અમૃત છે એને ધરામૃત કહે છે જે વિલાસી જીવો ભોગવીને શક્તિનો વિનાશ કરીને મૃત્યુના મુખમાં જાય ધરામૃતમ ન ભવતી ઇતિ અઘરામૃતમ અમને એવું પ્રેમામૃત એવું જ્ઞાનામૃત આપો એક ક્ષણ અમે તમારાથી અલગ ન થઈ નિત્ય સંયોગે અઘરામૃત છે ગોપીનો પ્રેમ એટલો વધ્યો છે હવે એક ક્ષણ ભગવાનથી અલગ રહી શકે એમ નથી પ્રભુએ કહ્યું કે એવું અધરામૃત હું તમને ન આપું તો તમે શું કરશો કે તમારું ધ્યાન કરતા કરતા પ્રાણ છોડીને પણ અમે તમને જ મળવાના છે પણ એવી રીતે પ્રાણ છોડીને તમને મળીએ ને તો તમારા કીર્તિને કલંક લાગશે લોકો એવી વાતો કરશે કે ગોપીઓનો પ્રેમ સાચો હતો શ્રી કૃષ્ણ નિષ્ઠુર થયા તે ગોપીઓ પ્રાણ છોડીને ભગવાનને મળે અમે જે તમને મનાવીએ છીએ એ તમારી અપકીર્તિ ન થાય માટે મનાવી સંતને મૃત્યુની જરાય બીક લાગતી નથી જેના મનમાં વિકાર વાસનાઓ છે જેને સંસારનું સુખ મીઠું લાગે છે એ મૃત્યુથી ગભરાય પણ જેના મનમાં કોઈ વિકાર નથી વાસના નથી એ તો જાણે છે મરણ થાય તો હું ભગવાનને ના ચરણે જ જવાનો છું હું કોઈના પેટમાં જવાનો નથી મૃત્યુ એ પ્રભુનું મિલન કરાવનાર અમે તમારા માટે જીવીએ તમારો વિયોગ અમને અસહ્ય છે પણ અમે તે વિયોગનો દુઃખ સહન કરીને એટલા માટે જીવીએ કે અમારા ભગવાનના કીર્તિને કલંક ન લાગે અમે તમને શોધીએ છીએ અમે તમારા માટે જીવીએ છીએ પછી તો પરમાત્માએ બહુ કસોટી કરી છે ખાતરી થઈ આવું કેવું સુંદર બોલે પછી જેટલી ગોપીઓ છે એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા અને એક જ સમયે સર્વ ગોપીઓને ભગવાન મળ્યા બધાને એવો અનુભવ કર્યો છે કરાવ્યો છે કે હું તને મળું છું હું તારી સાથે છું હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ ઈશ્વરના સન્મુખ આવ્યો તેને બાથમાં લઈને આલિંગન આપ્યું ગોપી અને કૃષ્ણ એક થયા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા આ લીલા દરવાજો બંધ રાખીને કરી નથી ખુલ્લા મેદાનમાં કરી આ લીલાના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો આવ્યા છે રાસલીલાના દર્શન કરવા માટે ઋષિઓ આવ્યા છે શ્રીધામ વૃંદાવનમાં લીલા કરતા રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર્ભકસ્વપ્રતિબિંબ વિભ્રમ ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે અને તે શ્રી શ્રીધર સ્વામીએ રાસલીલાને નામ આપ્યું છે મદન માન ભંગ લીલા રાસલીલાના આરંભમાં શ્રી શ્રીધર સ્વામીનું મંગલાચરણ છે બ્રહ્માદિ જય સંરૂઢ દર્પ કંદર્પ દર્પહા જયતિ શ્રીપતિર્ગોપી રાસ મંડલ મંડન આ શ્રી કૃષ્ણનો કામ વિજય છે કેટલી ગોપીઓમાં થોડો કામ ભાવ હતો પણ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરવાથી તે કામનો પ્રભુએ પૂર્ણ વિનાશ કર્યો જે થોડું શૃંગારનું વર્ણન દેખાય છે એ કેટલી ગોપીઓમાં એવો થોડો લૌકિક ભાવ હતો પણ પરમાત્માએ તે ભાવ દૂર કર્યો કામનો લીધી વૈકુંઠ કરતા પણ વ્રજ શ્રેષ્ઠ વૈકુંઠના નારાયણને બધા મનાવે છે વૈકુંઠના નારાયણના બધા વખાણ કરે છે પ્રેમમાં કોણ મનાવે શ્રી કૃષ્ણ અમારા છે ગોપીઓના ઘેર કનૈયો જાય કે લાલા તું કેમ આવ્યો તારી તારી છાશ મને બહુ ભાવે છે તું મને થોડી છાશ આપ વૈકુંઠના નારાયણ કોઈ દિવસ છાશ માગે ગોપીનો પ્રેમ એવો છે ગોપી લાલાને કે કનૈયા મારી છાશ તને કેમ ભાવે છે તું જાણે છે આ છાશમાં મારો અનેક જન્મનો પ્રેમ જ ભરેલો અને તેથી મારી છાશ તને ભાવે લાલા છાશ મફત નહીં મળે તારે છાશ પીવી હોય તો તું થોડો ના ચાવે વૈકુંઠના નારાયણને વૈકુંઠના નારાયણને કોઈ કહી શકે કે તમે નાચો ગોપી તો લાલાને છાસના માટે નચાવે આ આનંદ વૈકુંઠમાં ક્યાં છે અમને આપે બહુ આનંદ આપે ગોપીઓ તો કોઈ વખત લાલાને ઘરનું કામ કરવાનું પણ કન્યો અમારો છે ભક્તિમાં ભક્ત ભગવાનને કે છે હું તમારો છું પણ ગોપીઓનો પ્રેમ એટલો બધો વધ્યો છે ભગવાન કે છે હું તમારો છું ગોપી પ્રેમ છેલ્લી કક્ષામાં પહોંચ્યો છે કે દાદા તું મારો છું તો મારા ઘરનું કામ કર તો પછી હું તને માખણ આપું કે તારું શું કામ કરું પેલો પાટલો ત્યાં છે તે લઈ આવે ગોપી દાદાને એવું કહેવાય તે માખણનો લોભી કનૈયો તે વિચાર કરે પાટલો લઈ જવું તો પછી મને માખણ આપશે ગોપીનું માખણ બહુ સરસ છે તે બાળકૃષ્ણ પાટલો ઉઠાવીને લઈ જાય પણ પાટલો છે વજનદાર કનૈયો તો બહુ કોમળ છે એમ તો લાલાના કચરી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન પણ રહે છે પાટલો કેવી રીતે ઉઠાવી શકે તે વજનદાર પાટલો તે કનૈયો ધીરે ધીરે લઈ આવે પણ તે પાટલાનું વજન થયું સહન થયું ને તે પાટલો પડી ગયો પાટલો તો પડી ગયો પણ નાનાનું પીતાંબર પણ એકદમ છૂટી ગયું કને જોડવા લાગ્યો ગોપી દોડતી આવે બેટા શું થયું શું થયું તને કઈ વાગ્યું તને વાગ્યું નહીં પણ મારું પીતાંબર છૂટી ગયું ગોપીલાલાને પીતાંબર પહેરાવ્યું આ આનંદ વૈકુંઠમાં ક્યાં છે વૈકુંઠમાં ઐશ્વર્ય છે જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં સંકોચ રહે છે જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં સંકોચ નથી આપે અમને જે આનંદ આપ્યો છે એવો આનંદ વૈકુંઠમાં પણ નથી ગોપીઓ સ્તુતિ કરે છે ભગવાન તે સ્તુતિ સાંભળે છે ગોપીઓ બોલે છે તે સાંભળવામાં ભગવાનને આનંદ આવે પરમાત્મા પછી પ્રગટ થયા છે ગોપીઓ સાથે મહારાસ છે પરમાનંદનું દાન કરી ગોપીઓને કૃતાર્થ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન આ શ્રીકૃષ્ણનો કામ વિજય છે विक्रीडितम् व्रजवधूभिरिदम् च विष्णोः श्रद्धान्वितोऽनुशृणुयादथ वर्णयेद्यः भक्तिम् पराम् भगवति प्रतिलभ्य कामम् रुद्रोगमाश्वपहिनोत्यचिरेण धीरः कामम् हृद्रोगम् कामे हृद्रोगति કામનો નાશ કામથી જ કરવાનો છે કામ બધાને મારે છે બહુ ત્રાસ આપે છે જન્મ મરણનું કારણ કામ જ છે ગભરાશો નહીં કામનો વિષય બદલો કામનો વિષય ભગવાનને બનાવો મને ભગવાનને મળવું છે મને ભગવાનના દર્શન કરવા છે કામનો વિષય જ્યારે પરમાત્મા બને છે ત્યારે આ જીવ કામ ઉપર વિજય મેળવી શકે છે રાસલીલામાં કામ વિજય છે સમયાનુસાર સંક્ષેપમાં રાસલીલાનો થોડો ભાવાર્થ સમજાવ્યો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે શંખચૂડ દૈત્યને સુદર્શન વિદ્યાધરમે સદગતિ આપી તે કથા ગોપીઓને જ્યારે પુરુષદ મળે ત્યારે શ્રીકૃષ્ણનું ધ્યાન કરે શ્રીકૃષ્ણનું વર્ણન કરે સમયને સુવર્ણ કરતા કિંમતી ગણજો સમયનો નાશ એ સર્વસ્વનો નાશ કદાચ કોઈ શ્રીમાન માણસ ભગવાનને એમ કહે કે મારું એક દિવસનું આયુષ્ય વધારશો તો હું તમને એક લાખ રૂપિયા ભેટ કરીશ ભગવાન એનું આયુષ વધારશે ભગવાન બધું આપવામાં ઉદાર છે સમય આપવામાં ઉદાર નથી જેના માટે જે સમય નક્કી થયો છે સમયે જ એને શરીર છોડવું પડે સમયને સુવર્ણ કરતા કિંમતી માની એક ક્ષણ વ્યર્થ ન જાય એની બહુ કાળજી રાખી ગોપીઓને જ્યાં થોડી પણ ફુરસદ મળે ત્યારે ધ્યાન કરે જપ કરે કૃષ્ણલીલાનું વર્ણન કરે છે તે કથા યુગલ ગીતમાં સંભળાવી છે અરિષ્ટાસુર વ્યોમાસુર કેશી એવા અનેક રાક્ષસોનો પ્રભુએ વિનાશ કર્યો એ કથા સંભળાવી એકવાર શ્રી કૃષ્ણ ગોકુળમાં વિરાજેલા પ્રભુએ નારદજીને પ્રેરણા કરી તે નારદજી કંસ રાજાના ઘેર ગયા અને તે કંસ રાજાએ નારદજીનું સ્વાગત કર્યું નારદજીએ કહ્યું કે ભાઈ હું તને ખાસ લાગણીથી કહેવા આવ્યો આ ગોકુળમાં લોકો જેને કનૈયો કનૈયો કે છે ને એ નંદ બાબાનો દીકરો નથી એ વસુદેવજીનો પુત્ર છે દેવકીનો આઠમો છે એ જ તારો કાળ છે અંશને આશ્ચર્ય થયું માણસ તમે આ શું બોલો છો કે આવડે મને ખબર પડી કંસ રાજાએ કહ્યું મને થોડી શંકા તો થતી હતી કે આ કૃષ્ણ અનેક રાક્ષસોને મારે છે એ જ મારો કાળ હશે શંકા રાખીશ નહીં કંસ રાજાને બહુ આશ્ચર્ય થયું મેં વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા હતા ત્યાં કેવી રીતે ગયા છે નારદજીએ કહ્યું તું ભોળો છો એ લોકો કે એવા ભોળા નથી એ ભોળિયારમાંથી ગયા ને તને પત્તોય લાગ્યો દેવકીનો આઠમો ગોકુળમાં રાખ્યો અને યશોદાજીના ત્યાં જે કન્યા થઈ હતી તે તને આપી હતી કપટ કર્યું છે કંસ રાજાએ તે સાંભળ્યું કંસને ક્રોધ આવ્યો બોલાવો વસુદેવ એને મારી નાખો નારદજીને જે હળગાવતા આવડે ને તેમ બોલાવતા પણ આવડે આજકાલ તો કેટલાક લોકોને ખાલી હળગાવતા જ બહુ આવડે બિચાર ડોશીઓ કોઈ ઠેકાણે ભેગી થાય ને તે વાતો કરતા કરતા હળગાવી આવે છે તારી વહુ એમ કેતી હતી એવું મેં સાંભળ્યું ચાળી જેવું કોઈ પાપ નથી વેરનો વિનાશ કરો એ જ વૈષ્ણવ છે વેર વધારે ભગવાનને જરાય ગમે નહીં કોઈના ઘેર હળગાવશો નહીં કેટલાક લોકો તો એવા થયા છે કે સવારે જ્યાં જાગે કે હળગાવવાની જ વાતો કરે બમ્બો હળગાવો પ્રાયમાં હળગાવો ભાગવતની કથા સાંભળો છો